એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નચિકેતા દેવી આવ્યા છે એની સાથે પૂર્વી છે ઓહો હો હો હો હો અને આમ દૂર દૂર ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા આર્યન વાર્તા સાંભળે છે વાહ ભાઈ વાહ સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે છે ને આજે હું તમને બધાને ફરીને ગીજુભાઈ બધેકાની એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ વાર્તાનું નામ છે કોઈ ન કરી શકે એક દિવસ બાદશાહ કે બાદશાહ હોય ને રાજા હા તો બાદશાહ કે હે બિરબલ બીજા કોઈથી થાય નહીં એવું કામ કોણ કરી શકે બિરબલ કે અરે સાહેબ નાના છોકરા લો બોલો બીજા કોઈથી ન થાય એવું કામ નાના છોકરા કરી દે એવું તો બિરબલે કીધું બાદશાહ કે અરે ઠીક ગપ્પો લગાવ્યો બીરબલ કે ત્યારે જોજો ને કોઈક વાર બાદશાહ કે ઠીક ત્યારે જોઈશું એ તો પછી તો બાદશાહ તો આ બીરબલની સાથે થયેલી વાત ભૂલી ગયો હો ભાઈ પણ એક દિવસ બીરબલ તો શેરીમાં ગયો અને જઈને કે એલા છોકરાઓ અહીં આવો અહીં આવો ત્યાં તો છોકરાઓની ટોળી હુડુડુડુડુડુ કરતી આવીને ઊભી રહી હો કેટલા બધા છોકરા એલા એક કામ કરશો છોકરાઓ કે હા હા જે કહો તે કરીએ જે કહો તે કરીએ જાઓ ત્યારે આ ગઢ છે ને આ કિલ્લો એની પાસે ધૂળનો ઢગલો કરવા માંડો અને જોજો જે એક એક ધાબળી ધૂળ નાખે એને એક રૂપિયો અને બે ધાબડી ધૂળ નાખે એને બે રૂપિયા આપીશ છોકરાની જાત ઓ ભાઈ તમારી જેવા નાના મોટા ઝીણા મોટા એક બે ત્રણ ચાર એમ કરતા આખી શેરીના છોકરા ભેગા થયા એ તો ધાબળીએ ધાબળીએ માંડા ધૂળ નાખવા હો ફાંટમાં ભરી ભરીને ત્યાં તો બીજી શેરીના છોકરા આવ્યા ને થોડીક વાર થઈ ત્યાં ત્રીજી શેરીના છોકરા આવ્યા ને ચોથી શેરીના છોકરા આવ્યા અને ત્યાં તો આખા ગામના છોકરા આવ્યા બિરબલ તો એક એક રૂપિયો આપતો જાય ને કેતો જાય હા મારા બાપા હા થાવા દો થાવા દો ધૂળ નાખો ધૂળ નાખો છોકરાઓ છોકરા તો એટલા કે મોટી સેના જોઈ લો ને ઘડીક થઈ ત્યાં તો મોટો ઉકરડા જેવડો ઢગલો થઈ ગયો અને થોડીક વાર થઈ બે ઘડી ગઈ ત્યાં તો ધૂળનો ધફો આમ ગઢને કાંગરે પહોંચ્યો છે કિલ્લાની છેક ઉપર સુધી પહોંચ્યો બીરબલ કે એ હવે બધા આ ખુંદીને કરો એના ઉપર રસ્તા જેવું બનાવો રસ્તા જેવું છોકરાઓને તો એ જ જોઈતું હતું એ તો માંડા કૂંદવા માંડા ખૂંદવા ઓ ઠેકડા મારતા જાય ને ખૂંદતા જાય ડગલો ઘડીકમાં તો રસ્તો એ થઈ ગયો અને શેરીમાંથી ઠેઠ ગઢ ઉપર જવા એવો મોટો રસ્તો બનાવી દીધો છોકરાઓએ હો બીરબલ કે હા હવે બસ ત્યારે લો પછી બિરબલે રાજાના બાદશાહના હાથી થાનમાંથી એક હાથી મંગાવ્યો હાથીના મહાવતને કે એલા આ રસ્તા ઉપરથી હાથીને ગઢ ઉપર ચડાવી દે રસ્તો તો બરાબર મોટો હતો એટલે હાથી ગઢ ઉપર ચડી ગયો ગઢ ઉપર હાથી ઊંચે ઊંચે દેખાયો ને બધા જોઈ રહ્યા હો ભાઈ કે ઓહો હો હો હો ગઢની દિવાલ ઉપર હાથી બિરબલ કે એલા છોકરાઓ હવે આ ધફો વીખી નાખો અને ધૂળ બધી શેરીમાં પાછી પાથરી દો લે બોલો જેવું હતું તેવું કરી દો એક એક ધાબળી ને એક એક રૂપિયો આપીશ છોકરા તો વળી પાછા ઉપડા રૂપિયો લેતા જાય ને ધાબળી ધાબળી ધૂળ ફેંકતા જાય રૂપિયો લેતા જાય ને ધાબળી ધાબળી ધૂળ ફેંકતા જાય છોકરા મંડા પછી કેટલી વાર હે તમારી જેવા કામ કરવા માંડે તો પાછું ઓળીને જુએ જ નહીં ને તે આ છોકરા હોય એવું જ કર્યું હો ઘડીકમાં તો હતું એવું થઈ ગયું જાણે ધૂળનો ધફો હતો જ નહીં કોઈને ખબર ન પડે કે હાથી ગઢ ઉપર કેવી રીતે ચડ્યો હશે બીરબલ કે એલા છોકરાઓ હવે ચાલ્યા જાઓ બધા અને હું બોલાવું ત્યારે પાછા આવજો છોકરા તો બધા હુડુડુડુડુડુડુ કરતા ચાલ્યા ગયા હો ભાઈ અને બીરબલે પછી તો બાદશાહને બોલાવ્યો બાદશાહ તો ગઢ ઉપર હાથીને જોઈને દેંગ થઈ ગયો હો એને તો બહુ આશ્ચર્ય થયું કે આ ગઢની દિવાલ ઉપર હાથી પહોંચો કેવી રીતે બાદશાહ કે એ બિરબલ આ હાથી ત્યાં કેવી રીતે ચડ્યો ભાઈ એ તો કહો બીરબલ કે સાહેબ નાના છોકરાઓએ ચડાયો છે જીણકુડા એવા છોકરાઓએ હાથથી ચડાવ્યો ગઢ ઉપર બાદશાહ કે એ કેવી રીતે બને પછી તો બીરબલે બધી માંડીને વાત કરીઓ અને બાદશાહ તો ખુશ થયો બાદશાહ તો ખુશ થયો પછી તો ભાઈ ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કર્યું પણ પેલો હાથી નીચે ઉતરો કે નહીં હે એ તો કહો અરે ઉતરો તો કેવી રીતે પાછા બિરબલે છોકરાને બોલાવ્યા ને ધૂળનો ઢગલો કરાવ્યો ને હાથીને નીચે ઉતાર્યો તો ભાઈ કેવી ગમત પડી મજા આવી ગઈ ને છોકરાઓથી બધું કામ થાય ભાઈ એ તો હાથીને ગઢ ઉપર રહી ચડાવે ને હાથીને ચાંદા મામા સુધી એ પહોંચાડી દે તમારી જેવડા છોકરા તો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ જલ્દી જલ્દી આવી જાજો પાછા આવજો